છે ભગવાન કોઈને પણ દુઃખ સુખમાં સાથ નથી ભગવાન ઘણા ભાગે દુઃખમાં જ સાથ આપે સુખમાં સાથ આપે તે જીવ અને દુઃખમાં સાથ આપે તે ઈશ્વર જેને જેને ભગવાન મળ્યા છે એને અતિ સુખમાં ભગવાન મળ્યા નથી ઘણા ભાગે ભગવાન અતિ દુઃખમાં જ મળ્યા છે પરમાત્મા જીવને દુઃખમાં સાથ આપે છે જે જીવને ભગવાન સજા કરે છે એ જીવ સાથે જ ઈશ્વર રહે છે ભગવાન એનું રક્ષણ પણ કરે છે અને બહુ દુઃખી થવાનો ભગવાન એની ઉપેક્ષા કરતા નથી ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે ભગવાનના ઉપકાર માનજો દુઃખમાં ધીરજ રાખીને પ્રભુની સ્તુતિ ભગવાન તમને એવી શક્તિ આપશે એ દુઃખની અસર મન ઉપર બહુ થશે ને સુખ અને દુઃખ એ મનને થાય દુઃખમાં પ્રેમથી પ્રભુનું સ્મરણ કરે પ્રભુના ઉપકાર માનીને ભગવાનની સ્તુતિ કરે તો ભગવાન એવી શક્તિ આપે છે કે દુઃખની અસર મન ઉપર થશે નહીં દવાખાનામાં જ્યારે ઓપરેશન કરે છે ત્યારે જે જગ્યામાં કાપવાનું હોય ને ત્યાં કોઈ દવા લગાડે અને દવાથી એ અંગને ભેરું કરીને પછી કાપે અંગને ભેરું કયા પછી શસ્ત્રક્રિયા કરે પણ એ માણસને ખબર પડતી નથી કે મારા શરીરમાં કોઈ કાપે એક દવામાં એવી શક્તિ છે કે તે દવાથી એ અંગ ભેરું થયા પછી કાપે છતાં દુઃખ થતું નથી પ્રેમથી પ્રભુનું વર્ણન કરો પ્રેમથી પરમાત્માની સ્તુતિ કરો પ્રેમથી ભગવાનના નામનો જપ કરો ભગવાન તમને એવી શક્તિ આપશે એ દુઃખની અસર મન ઉપર થશે નહીં સુખમાં ભગવાનની સ્તુતિ કરે દુઃખી થતો નથી અને અતિ દુઃખમાં પણ ભગવાનના ઉપકાર માનીને જે પરમાત્માની સ્તુતિ કરે છે એના મન ઉપર દુઃખની બહુ અસર થતી નથી સંતોના જીવનમાં ઘણા ઘણા દુઃખના પ્રસંગો આવ્યા છે આપણને તો પ્રભુએ બહુ બહુ સુખ આપ્યું તુકારામ મહારાજના ચરિત્રમાં લખ્યું છે હોળીનો દિવસ હતો કેટલાક દુર્જન તે ગધેડું લઈને મહારાજ પાસે ગયા અને મહારાજને કહ્યું કે આજે આ ગધેડા ઉપર બેસાડીને તમારો અમારે વળગોળું કાઢવો દુર્જન શું ન કરે વ્યસની અને વિલાસી માનવ શું ન કરે મહારાજનો કોઈ અપરાધ નહોતો મહારાજ બહુ સરળ હતા અતિ શાંત હતા એમની કોઈ ભૂલ નહોતી પણ એમને એવી ઈચ્છા થઈ દુષ્ટોને કે એમનું અમે અપમાન કર્યું ચરિત્રમાં લખ્યું છે તું કે હા મહારાજે વિચાર કરો કે કર્યો કે હું ના પાડું ને તો આ લોકો જબરદસ્તી કરશે એના કરતા હું જ ભગવાનની ઈચ્છા સમજીને ગધેડા ઉપર બેહી જવું તે શું ખોટું છે આવતી દુઃખમાં પણ એમનું મન શાંત દુઃખમાં જે પ્રભુનું સ્મરણ કરે છે દુઃખમાં જે ભગવાનના ઉપકાર માને છે દુઃખમાં જે પરમાત્માની સ્તુતિ કરે છે એને ભગવાન એવી શક્તિ આપે છે દુઃખની અસર એના મન ઉપર થશે દુઃખથી ગભરાશો નહીં દુઃખમાં ભગવાનની સ્તુતિ કરો સુખમાં સ્તુતિ કરો રાત્રે સૂતા પહેલા ભગવાનની સ્તુતિ કરો દિવસમાં ત્રણ વાર સ્તુતિ કરવાની જરૂર છે સુખાવસાને દુઃખાવસાને અને દેહાવસાને રાત્રે સૂતા પહેલા પથારીમાં બેસીને ભગવાનના નામનો જપ કરો ભગવાનને વારંવાર વંદન કરો પ્રભુની સ્તુતિ કરો ભગવાનને કહેજો તમારી કૃપાથી આજનો દિવસ આ વાર સ્તુતિ અવશ્ય કરો ભગવાનની સ્તુતિ એ સંસ્કૃત ભાષામાં જ કરવી જોઈએ એવું નથી ભગવાનને બધી ભાષાઓ આવડે તમારી ભાષામાં ભગવાનની સ્તુતિ કરો પ્રહલાદજી નરસિંહ ભગવાનના ગોદમાં વિરાજેલા છે અને તે પરમાત્માની સ્તુતિ કરે બ્રહ્માદિક દેવો અને વિશ્વામિત્રાદિક ઋષિઓ હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરે પણ તમારા દર્શન થતા નથી આપે બહુ કૃપા કરી મને ગોદમાં લીધો મારા માથે આપે હાથ પધરાવ્યો આજે હું કૃતાર્થ થયો છું આજે મને એવી ખાતરી થઈ કે પરમાત્માને પ્રસન્ન કરવા માટે બહુ પૈસા કમાવવાની જરૂર નથી બહુ પૈસા કમાવે મંદિરમાં બહુ ભેટ ધરે એટલે ભગવાન રાજી થાય ભક્તિમાં પૈસો એ ગૌણ છે પ્રાચીન કાળમાં જેટલા સાધુ સંતો થયા છે ઘણા ભાગે બધા સંતો ગરીબ હતા શ્રીમાન સંત બહુ જ ઓછા ભક્તિમાં પૈસો ગૌણ છે અનેક વાર એવું થાય છે શ્રીમાન લોકો બહુ સેવા કરે બહુ વાપરે છે ત્યારે ગરીબને થોડું દુઃખ થાય છે અમને પ્રભુએ કંઈ આપ્યું નથી અમે કંઈ કરી શકતા નથી શ્રીમાન લોકો વાપરે સારું છે પણ તેથી કંઈ ગરીબને દુઃખી થવાની જરૂર નથી કોઈ શ્રીમાન ભગવાનને હજાર બે હજાર અર્પણ કરે ને પણ ભગવાનને લેતા જરાય સંકોચ થતો નથી પણ કોઈ ગરીબ માણસ ભગવાનને પૈસો અર્પણ કરે એ ગરીબનો એક પૈસો લેતા પ્રભુને સંકોચ થાય એના ઘરમાં ખાવાનું નથી એના ઘરમાં કપડાં નથી મેં કંઈ આપ્યું નથી એ દુઃખી છે પણ એનો મારામાં કેવો પ્રેમ છે મને પૈસો આપે ગરીબ હજારો આપે પણ ભગવાનને લેતા સંકોચ થતો નથી શ્રીમાન ઘણું આપે તો ભગવાનને લેતા સંકોચ થતો નથી ગરીબે પૈસો આપે તે લેતા સંકોચ થાય આ શ્રીમાન લોકો વાપરે છે સારું છે પણ પોતાના માટે છોકરાઓના માટે ઘણું ઘણું રાખે છે અને વધે ને તો જ પછી વાપરે જલ્દી કોઈ કાઢતા નથી હો ગરીબ માણસ જેને ખાવાનું નથી જેની પાસે કપડા નથી એક પૈસો આપે ને તો ભગવાનનું માથું નમે છે માયામાં એનો કેવો પ્રેમ છે ભક્તિમાં પૈસો એ ગૌણ છે પ્રભુને પ્રસન્ન કરવા માટે બહુ પૈસા કમાવવાની જરૂર નથી પરમાત્માને પ્રસન્ન કરવા માટે બહુ ભણે બહુ ભણે એટલે ભગવાન રાજી થાય ભણેલા લોકોથી તો ભગવાન દૂર રહે છે બહુ ભણેલા લોકો બોલવામાં લખવામાં બહુ હોશિયાર હોય એને છલ કપટ કરતા ખૂબ આવડે ઝટ ફરી જશે તે વખતે મેં કહેલું પણ મારો કહેવાનો ભાવાર્થ જુદો બહુ ભણે ને એટલે પછી આને અર્થ કરે બહુ ભણેલામાં વિશ્વાસ રાખવો નહીં અભણ હારો બહુ ભણેલામાં અનેક દોષ આવે જે માણસ બહુ ભણેલો છે એ ચમત્કાર દેખાય તો જ નમસ્કાર કરે અને જે અભણ છે એ ચમક સર્વને નમસ્કાર કરે હું મૂર્ખ છું મને કશું આવડતું નથી અભણે બધાને નમે છે માલિકને ગમે છે ભણેલો બધાને નમશે નહીં ભણેલો તો ચમત્કાર દેખાય તો જ નમસ્કાર કરી શકાય કેટલાક ભણેલા લોકો સાધુ સંતો પાસે જાય ને તો પણ એવી ઈચ્છા રાખે છે કે આ મહારાજ મને કંઈક બતાવે તો પછી હું મહારાજને માનું મહારાજમાં એવું શું છે ચમત્કાર પછી નમસ્કાર તે અભિમાન છે સાચા સંત કોઈ દિવસ ચમત્કાર કરતા જ નથી ચમત્કાર એ જાદુગર કરે જેને પૈસા કમાવવાની ઈચ્છા છે જેને એવી ઈચ્છા છે કે મારી પ્રસિદ્ધિ થાય એ ચમત્કાર કરે છે સંત પ્રસિદ્ધિ અને પૈસાથી દૂર રહે છે સંત ચમત્કાર કરે જ નહીં અને બુદ્ધિપૂર્વક ચમત્કાર કરે સંત નહીં સંતોના જીવનમાં કોઈ કોઈ વખત ચમત્કાર થઈ જાય છે એ સંત કરતા નથી ભગવાન કરે ચમત્કાર કરવાથી ઘણા દિવસના પુણ્યનો નાશ થઈ જાય બુદ્ધિપૂર્વક ચમત્કાર કરે એ સારું નથી એનું પતન થાય છે ભણેલો માણસ ચમત્કાર દેખાય તો જ નમસ્કાર કરે અભણ સર્વને નમસ્કાર કરે ભણેલામાં એક દોષ એવો હોય છે ભણેલાને અંધશ્રદ્ધા થતી નથી અભણને તમે જેવું સમજાવો એવું એ માની લેશે અભણ માણસ દલીલ કરે નહીં ચર્ચા કરે નહીં ભણેલા લોકો વાતો જ બહુ કરે છે શાંતિથી બેસીને શ્રદ્ધાથી એ સેવા પૂજા કરતા નથી એક ગામમાં એક બહુ ભણેલા પ્રોફેસર સાહેબ અમને મળ્યા અને તે કહેતા હતા કે મહારાજ તમે કથા ઠીક કરો છો પણ તમે કથામાં જે કહો છો ભગવાનને અર્પણ કર્યા વિના પાણી પણ પીવું નહીં ભગવાન પાણી પીએ છે ભગવાન ખાતા નથી પાણી પીતા નથી આ બધું નાટક છે હું કશું માનતો નથી તમારે સિદ્ધ કરવું પડશે કે ભગવાન ખાય છે ભગવાનને ભોગ ધર્યા પછી તો જરા પણ ઓછું થતું નથી ભગવાન ક્યાં ખાય છે આજકાલના નાસ્તિક લોકો જેટલા પ્રશ્નો પૂછે છે એમાં એક પણ પ્રશ્ન એવો નથી કે જેનું સમાધાન વ્યાસજીએ ભાગવતમાં લખ્યું ન વ્યાસનારાયણ જાણતા હતા કે કલયુગમાં કેવા બધા પાકવાના છે વ્યાસનારાયણ જેવો કોઈ બુદ્ધિમાન જ્ઞાની પુરુષ થયો નહીં અને થશે નહીં ભગવાનને ભોગ ધર્યા પછી ભગવાન આરોગ્ય છે વાત સાચી છે અને ઓછું થતું નથી એ પણ સાચું ભગવાન આરોગ્ય છે ભલે ઓછું ન થાય આ ગુલાબનું ફૂલ છે આ ફૂલનું તમે કરો વજન અને વજન કર્યા પછી પાંચ દસ વાર વાસ લેજો વાસ લઈને ફરીથી વજન કરો વજન ઓછું થશે વાસ લેતા પહેલા વજન કરો અને વાંસ લઈને વજન કરો એક માનવમાં એવી શક્તિ છે કે ફૂલમાંથી સુગંધ ખેંચી લે છે ફૂલને ધક્કો લાગતો નથી ફૂલનું વજન ઓછું થતું નથી વાસ લેતા પહેલા વજન કરો અને પાંચ દસ વાર વાસ લઈને ફરીથી વજન કરો વજન ઓછું થશે વજન ઓછું ન થાય એટલે વાસ લીધી નહીં કહેવાય વાસ લઈને વજન કરો માનવ ફૂલમાંથી સુગંધ ખેંચી લે છે આપણા વેદોમાં એવું વર્ણન છે પરમાત્મા રસમય છે રસો વૈસહ રસગ્રહીએ વાયન લબ્ધવાનંદી ભવતી તમે ભગવાનને જે ભોગ ધરો છો એ સામગ્રીમાંથી દિવ્ય રસને ભગવાન ખેંચી લે છે તમે જેમ ફૂલમાંથી સુગંધને ખેંચી લો છો તેમ ભગવાન રસરૂપે આરોગે છે એક દિવસ એવું કરો તમારા માટે તમે શીરો બનાવીને ખાઓ અને એક દિવસ એવું કરો કે આખો દિવસ ઉપવાસ કરો સાયંકાળે સ્નાન કરો બહુ પ્રેમથી સત્યનારાયણની પૂજા કરો સત્યનારાયણ ભગવાનના માટે શીરો બનાવો ભગવાનને ભોગ ધરો આરતી ઉતારો બે ચાર ગરીબ વૈષ્ણવને પ્રસાદ આપીને પછી તમે સત્યનારાયણનો પ્રસાદ લો તમે તમારા માટે શીરો બનાવીને ખાઓ એ શીરામાં અને સત્યનારાયણના પ્રસાદમાં ઘણો ફેર હશે તમે કરીને જુઓ આખો દિવસ ઉપવાસ કરવાનો સાયંકાળે સત્યનારાયણની પૂજા થાય કેટલાક લોકોને બાર વાગે શીરો ખાવાની ઈચ્છા હોય ને તો બાર વાગે સત્યનારાયણની પૂજા કરે એ બરાબર નથી સત્યનારાયણની પૂજા સાયંકાળે જ થાય યજે ચૈવ નિશાળા મુખે એવું લખ્યું છે ભગવાન રસરૂપે આવે અંધશ્રદ્ધા રાખીને સેવા પૂજા કરો બહુ ભણેલાને અંધશ્રદ્ધા થતી નથી બહુ ભણેલા લોકો ચર્ચા કરે છે શાંતિથી બેસીને પ્રેમથી પૂજા કરતા નથી વ્યવહારમાં અંધશ્રદ્ધા લોકો રાખે છે ભક્તિમાં કેમ અંધશ્રદ્ધા રાખતા નથી ભક્તિમાં અંધશ્રદ્ધા રાખવાની જરૂર છે ડાક્ટરના હાથે ઘણા કેસ બગડી જાય છે પણ લોકો એવી શ્રદ્ધા રાખે છે કે આ ડાક્ટર બહુ હારા છે વ્યવહારમાં અંધશ્રદ્ધા રાખવી પડે છે તો જ વ્યવહારનું કામ થાય છે ભક્તિ માર્ગમાં પણ અંધશ્રદ્ધા રાખજો તમે બાર વર્ષો બરાબર નિયમથી સેવા પૂજા કરો ને પછી થોડો અનુભવ થશે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે ભગવાનમાં અંધશ્રદ્ધા રાખવી કોઈ માનવમાં અંધશ્રદ્ધા રાખવી નહીં જે મળમૂત્રથી ભરેલા શરીરમાં રહે છે એ માનવમાં કોઈ દિવસ અંધશ્રદ્ધા રાખશો નહીં જેના શરીરમાં મળમૂત્ર છે અમારા ભગવાનના શ્રીઅંગમાં મળ નથી મૂત્ર નથી રુધિર નથી માંસ નથી હાડકું નથી શ્રી રામ શ્રી કૃષ્ણમાં તો કેવલ આનંદ ભર્યો છે આનંદ એ જ પરમાત્મા શ્રી રામનું સ્વરૂપ છે મળમૂત્રધારી માનવમાં અંધશ્રદ્ધા રાખવી નહીં પણ ભગવાનમાં અંધશ્રદ્ધા રાખવી અંધશ્રદ્ધા રાખવાથી જ ભક્તિ વધે છે પછી ધીરે ધીરે અનુભવ થશે ભગવાન આરોગે છે પણ રસ રૂપે આરોગે ખરેખર આ કલયુગમાં ભગવાન પ્રત્યક્ષ આરોગવા લાગે ને તો આ કલયુગના લોકો થાળ ધરે પણ નહીં એ તો જાણે છે કે જેટલું ધરાવીશું એટલું પાછું તો આપણને મળવાનું જ છે ને આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં પરમાત્મા પ્રત્યક્ષ આરોગ્ય છે અને જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં ભગવાન રસરૂપે આરોગે છે રામજીને પ્રેમથી ફળ આપે છે શબરીમાં જે આપે તે રામ પ્રત્યક્ષ આરોગે ત્યાં રસરૂપે નહીં રામ જોતા જ નથી કે શબરીમાં શું આપે છે રામ તો શબરીમાનો પ્રેમ જોઈને બહુ રાજી થયા એ જે આપે તે ભગવાન આરોગે છે ત્યાં રસરૂપે નહીં પ્રત્યક્ષ ભગવાન આરોગ્યા છે સુદામદેવના પૌવા દ્વારકાના પ્રત્યક્ષ આરોગ્ય જ્યાં અતિશય પ્રેમ હોય ત્યાં પરમાત્મા પ્રત્યક્ષ આરોગે છે જ્યાં ઓછો પ્રેમ છે અને ત્યાં ભગવાન રસરૂપે આરોગે અંધશ્રદ્ધા રાખીને પૂજા કરો સેવા કરો વાતો ન કરો બહુ ભણેલા સેવા પૂજા કરતા નથી ભગવાનને રાજી કરવા માટે બહુ ભણવાની જરૂર નથી ભગવાનને રાજી કરવા માટે બ્રાહ્મણના ઘેર જન્મ લેવો જોઈએ એવું નથી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર કોઈ પણ જાતનો હોય એ પરમાત્માને પ્રસન્ન કરી શકે છે આ બધી જાતિઓ ભગવાનમાંથી જ ઉત્પન્ન થઈ કોઈ જાત હલકી નથી જે ભગવાનની ભક્તિ ન કરે જે ધર્મનું પાલન ન કરે તે હલકો છે જે ધર્મ છોડે છે અને જે પરમાત્માની સેવા પૂજા છોડે છે તે હલકો છે પ્રહલાદજીએ બે સાધન બતાવ્યા પરમાત્માને પ્રસન્ન કરવાના બે સાધન છે સેવા અને સ્મરણ પ્રેમથી પરમાત્માની સેવા કરો પ્રભુના નામનો જપ કરતા કરતા ભગવાનનું સ્મરણ કરો ઘરમાં ઠાકોરજીનું સ્વરૂપ પધરાવજો આ કથા સાંભળ્યા પછી પરમાત્માની પૂજા કર્યા વિના પાણી પણ પીશો નહીં પ્રહલાદજી આ બે સાધન બતાવ્યા છે આ કથાનું આની ફળ તમને મળે એવી ઈચ્છા હોય તો આ બે સાધન કરજો તમને કથાનું શું આની પૂર્ણ મળશે કેટલાક લોકો તો એવું સમજે છે પાંચ દસ રૂપિયા ભેટ ધરી કે કથાનું બધું પૂર્ણ આપણને વળગી જાય એવું નથી એ પૈસાનો ઉપયોગ છે ઠીક છે પણ કથાનું શું આની ફળ મળે એવી ઈચ્છા હોય તો કથા સાંભળ્યા પછી આ બે સાધન કરો ઘરમાં પ્રભુનું સ્વરૂપ પધરાવીને પ્રેમથી પૂજા કરો સેવા કરો પ્રભુના નામનો જપ કરતા સ્મરણ કરો અનેક વાર એવું થાય છે પત્ની સેવા પૂજા કરે છે અને પતિ સંતોષ માને છે એ લોકો બધું કરે છે હવે એ લોકો કરતા હોય તો તને શું મળવાનું છે પત્ની ભોજન કરે તેથી કઈ પતિની તૃપ્તિ થાય છે જે ભોજન કરે એની તૃપ્તિ થાય પ્રત્યેક જીવનો ધર્મ છે ઘરમાં પ્રભુનું સ્વરૂપ પધરાવીને પ્રેમથી પૂજા કરે આ મારા ભગવાન છે કોઈ માનવને મારો માનશો નહીં ભગવાન મારા છે તમારી ફરજ બજાવો પણ કોઈ માનવ એ મારો છે એવું માનશો નહીં તમે જેને માનો છો એ મારો છે એ તમને છોડીને જશે તમે જેને માનો છો એ મારો છે એક દિવસ તમે એને છોડીને જશો તમારી ફરજ બજાવો પણ કોઈ સ્ત્રી કે પુરુષ મારો છે એવું માનશો નહીં ભગવાન મારા છે ભગવાન મારા છે મારા ભગવાનની સેવા હું જ કરીશ તમારા ભગવાનની પૂજા બીજો કોઈ કરે અને તમને ભોજન ભાવે તો માનજો કે મારી ભક્તિ ખોટી છે તમારા ભગવાનની સેવા પૂજા કર્યા વિના તમને ભોજન કેમ ભાવે મારા ભગવાનની હું જ સેવા કરીશ બીજો કોઈ કરે મને નહીં જ ગમે કેટલાક લોકો વેદાંતના પુસ્તકો વાંચે છે બ્રહ્મજ્ઞાનની વાતો કરે ઈશ્વર તો સર્વવ્યાપક છે એનું અમે ધ્યાન કરીએ છીએ સર્વવ્યાપક પરમાત્મા કઈ મૂર્તિ છે જે પરમાત્મા સર્વવ્યાપક છે એ વાસનાનો વિનાશ કરી શકતા નથી મૂર્તિમાં પ્રેમથી પરમાત્માને પધરાવીને સેવા પૂજા કરે ને તો ધીરે ધીરે વાસનાનો વિનાશ થાય સર્વવ્યાપક પરમાત્મા છે સૂર્યનો વિખરાયેલો પ્રકાશ એ કાગળને પણ બાળી શકતો નથી સર્વવ્યાપક નિષ્ક્રિય હોય એ સૂર્યનો પ્રકાશ સૂર્યકાંત મણીમાંથી જ્યારે કાગળ ઉપર પડે ત્યારે બાળી નાખશે સર્વવ્યાપક નિષ્ક્રિય છે જેને મૂર્તિમાં ભગવાન દેખાતા નથી એને સર્વવ્યાપક પરમાત્માના દર્શન થશે નહીં પ્રથમ ભગવાનના દર્શન મૂર્તિમાં કરો એક ઠેકાણે જેને ભગવાન દેવના દર્શન થયા છે ધીરે ધીરે પછી એ જ ભગવાન એને સર્વ ઠેકાણે દેખાય સર્વવ્યાપક પરમાત્માના દર્શન કરવા માટે મૂર્તિમાં પ્રેમથી પ્રભુને પધરાવીને સેવા પૂજા કરવાની બહુ જરૂર છે આંખ ને મન મૂર્તિમાં રાખજો પ્રેમથી પૂજા કરો નિરાકાર સર્વવ્યાપક પરમાત્માને કોઈની દયા આવતી નથી સર્વવ્યાપક પરમાત્મા જીવ ઉપર કૃપા કરતા નથી સર્વવ્યાપક એ તો નિષ્ક્રિય છે ઘરમાં પ્રભુનું સ્વરૂપ પધરાવીને પ્રેમથી પૂજા કરશો એ મૂર્તિમાં વિરાજેલા પરમાત્મા તમારા ઉપર કૃપા કરશે એ વાસનાનો વિનાશ કરશે વિખરાયેલો સૂર્યનો પ્રકાશ જેમ કાગળને પણ બાળી શકતો નથી તેમ સર્વવ્યાપક પરમાત્મા વાસનાનો વિનાશ કરી શકતા નથી મૂર્તિમાં પ્રેમથી પરમાત્માને પધરાવો ભાવપૂર્વક સેવા કરો ધીરે ધીરે વાસનાનો વિનાશ થશે આંખ અને મનને મૂર્તિમાં રાખજો પ્રેમથી પૂજા કરો પૂજા અને સેવા આ બેનું લક્ષ્ય તો એક જ છે પણ એક હોવા છતાં પૂજા અને સેવામાં થોડો ફેર છે પૂજા તેને કે છે જ્યાં દેવ મંત્રાધીન છે એને પૂજા કે અને જ્યાં દેવ પ્રેમાધીન છે એને સેવા કે પૂજામાં દેવ મંત્રાધીન રહે છે બ્રાહ્મણ જે મંત્ર બોલે ને એ મંત્ર પ્રમાણે પરમાત્મા પૂજાનો સ્વીકાર કરે ભગવાનને બ્રાહ્મણો બહુ હાલા લાગે બ્રાહ્મણ જેવું કે તેવું ભગવાન કરે છે ભગવાનના આગળ ભોગ ધર્યા પછી બ્રાહ્મણો મંત્ર બોલે છે પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા અને જ્યાં મંત્ર પૂરો થયો કે ભગવાનને કહે છે હવે હસ્ત પ્રક્ષાણમ સમર્પણ અમે હાથ ધોઈ નાખે ભગવાન બીજા હજુ મારી ધીરે ધીરે થોડું ખાવાની ઈચ્છા છે તમે કેવી રીતે કાશો મંત્ર પૂરો થઈ ગયો ને જ્યાં દેવ મંત્રાધીન છે એને પૂજા કે છે જ્યાં દેવ પ્રેમાધીન છે એને સેવા કે તમને કોઈ જમવા બોલાવે અને તમારા આગળ થાળ રાખીને પ્રાણાય સ્વા પ્રાણાય સ્વા વ્યાણાય સ્વાહ મંત્ર બોલીને એકદમ થાળ ઉઠાવીને લઈ જાય તમારી શું દશા થશે ફોટો પાડવા જેવો ચહેરો થઈ જશે કે થાળ ઉઠાવીને લઈ ગયા મારું અપમાન કર્યું તમે ભોજન કરો છો ત્યારે તમને દસ પંદર મિનિટ લાગે છે ભગવાન તો ધીરે ધીરે આરો ભગવાન બહુ કોમળ છે તમે તમારા શરીરમાં જેવો પ્રેમ રાખો છો એના કરતા પણ હજાર ગણો પ્રેમ ભગવત સ્વરૂપમાં રાખો ભગવાન બહુ કોમળ છે ધીરે ધીરે આરોગ્ય છે તમે જમાડવામાં ઉતાવળ કરો એ નહીં ચાલે પ્રેમથી ભગવાનને આરોગા જ્યાં પ્રેમ મુખ્ય છે મંત્ર ગૌણ છે એને સેવા કે છે જ્યાં પ્રેમ ગૌણ છે અને મંત્ર મુખ્ય છે એને પૂજા કે સેવામાં પ્રેમ મુખ્ય છે કેટલાક લોકો એવા હોય છે ઠાકોરજીને તળવાણામાં પધરાવે અને ખાસ કોઈ ભાઈબંધ મળવા આવે ને તો એની સાથે પંદર વીસ મિનિટ વાતો કરે ઠાકોરજી બચારા તળવાણામાં બેસી રહ્યા સવારના પોરમાં તમને કોઈ તલાવમાં અડધો કલાક બેહાડી રાખે તો તમારી શું દશા થાય અને ભગવાન બહુ કોમળ છે તમે સેવામાં બેસો ને તમારા ઘેર કોઈ પણ આવે ને એને હાથ જો એને જય શ્રી કૃષ્ણ કરો એનું મોઢું જોશો નહીં એને આંખ આપશો નહીં આંખ ભગવાનમાં રાખજો ભગવાનમાં આંખ રાખીને એને જય શ્રી કૃષ્ણ કરો એને આંખ આપવાની જરૂર નથી આપણા ઘેર જે આવે એનું અપમાન ન થાય હાથ જોડો પણ એને આંખ આપવાની શી જરૂર છે મારા ભગવાન સર્વથી શ્રેષ્ઠ છે કદાચ એને ખોટું લાગે તો જો ખોટું લાગે ફરીથી આવશે ને બીજું શું કરવાનું હતું મારા ભગવાનથી મોટો કોઈ નથી સેવામાં બેસો ત્યારે કોઈને આંખ આપશો નહીં તમે જેને આંખ આપશો એને પછી મન આપવું જ પડશે મારા ભગવાન સર્વથી શ્રેષ્ઠ એવો પ્રેમ રાખો એવો ભાવ રાખો ભાવપૂર્વક સેવા કરો સેવામાં દાસ્ય ભાવ એ અતિ ઉત્તમ છે કેટલાક લોકો સખ્ય ભાવથી વાત્સલ્ય ભાવથી સેવા પૂજા કરે છે સારું છે પણ સખ્યમાં વાત્સલ્યમાં અભિમાન આવવાનો સંભવ હોય દાસ્ય ભાવમાં દૈન્ય આવે હું મારા ભગવાનનો એક સાધારણ નોકર છું એ મારા માલિક છે હું એમનો સેવક છું એવો દાસ્ય ભાવ રાખો દાસ્ય ભાવમાં દૈન્ય આવે દાસ્ય ભાવમાં અભિમાન જાગે નહીં ભાવપૂર્વક ભગવાનની સેવા કરો કેટલાકને ઠાકોરજીના સન્મુખ બેસતા પણ આવડતું નથી કેટલાક તો ભગવાનના સન્મુખ મંદિરમાં પગ ઉપર પગ ચડાવીને બેસે એમને પાપ લાગે કથામાં એવી રીતે બેસવું નહીં મંદિરમાં એવી રીતે બેસવું નહીં પગ ઉપર પગ ચઢાવીને બેસે ને એને આપણા શાસ્ત્રોમાં પ્રૌઢાસન કહ્યું છે પ્રૌઢાસને વર્ગ છે એ અભિમાનનું પ્રતીક છે હું મારા ભગવાનનો એક સાધારણ નોકર તમારા ઘેર કોઈ મોટા અમલદાર સાહેબ આવે ને તો તમે વિનયથી બોલો છો ભગવાન તો સર્વથી શ્રેષ્ઠ છે આપણા શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે ઠાકોરજીની સેવામાં બેસો ને ત્યારે બગાસું આવે નહીં પ્રેમથી સેવા કરીને હૃદય હૃદયથી કરે ને તો બગાસું આવશે નહીં ભગવાનની સેવામાં બેસો ભગવાનના સન્મુખ ખડખડ હસવું નહીં ભગવાનના સન્મુખ જે ખડખડ હસે ને એ ભગવાનનું અપમાન કરે હું ભગવાનના સન્મુખ બેઠો આપણા શાસ્ત્રોમાં તો એવું પણ લખ્યું છે સેવા પૂજામાં બેઠા પછી અપાન વાયુ છૂટે નહીં અપાન વાયુ છૂટે અપરાધ છે રાત્રે વાલ ને વટાણા બહુ ખાય તો પછી સવારે પૂજા કરતા કરતા છૂટે વાયુ વધે એવી કોઈ વસ્તુ ખાવી નહીં વાયુ વધે ને તો તન મન બે બગડે કદાચ તમને એમ થશે કે મહારાજ અમારે વાલ વટાણા છોડવા જ પડશે તમારા મનને સમજાવો કે આ સુધી બહુ ખાધા છે હવે મારે સાદું ભોજન કરીને ભક્તિ કરવી વાયુ વધે નહીં મારે સેવામાં ચાર કલાક બેસવું છે આ પાન વાયુ છૂટે નહીં હું મારા ભગવાનનો એક સાધારણ નોકર છું એવો દાસ્ય ભાવ રાખીને સેવા સૂતજી સાવધાન કરે નૈવાત્મન પ્રભુરાયમ માનંજનાદ માનંજનાદવિદુષા करुणो वृणीते यद्यज्जनो भगवते विदधीतमानम् तच्चात्मने प्रतिमुखस्य यथा मुखश्री પૈસાના લોભથી માનવ શ્રીમાનની ખુશામત કરે જેવી રીતે પૈસાના લોટથી માનવ શ્રીમાનની ખુશામત કરે છે એવી રીતે એકાંતમાં બેસીને ભગવાનની ખુશામત કરે પ્રભુને રીઝાવે તમારા આગળ કોઈ મોટો માણસ આવે ને તો તમે એને આગ્રહ કરીને જમાડો થોડું લેવું પડશે સાહેબને પણ તમે આપો તો એકદમ લેશે નહીં સાહેબને બે ચાર વાર કેવું પડે છે સાહેબને આગળ તમે ચા મૂકો એ જલ્દી લેવાનું નથી સાહેબને કેવું પડે છે કે ચા ઠંડી થાય છે સાહેબ આમેળો છે એને દેખાય છે કે નહીં ચા મૂકી છે પણ એ તો અક્કડમાં બેહી રહે છે કે હું સાહેબ છું મોટો છું મને બે ત્રણ વાર કોઈ કહે તો પછી હું લઉં ભગવાનને હજાર વાર કેવું પડે ભગવાન સર્વથી શ્રેષ્ઠ છે ભગવાનને વારંવાર વંદન કરો ભગવાનને કહેજો કે હું તમને કંઈ આપતો નથી આ તમારું જ તમને અર્પણ કરું આપ તો જગતનું પોષણ કરનાર વિશ્વંભર છો તમને કોણ આપી શકે આ તમારું જ તમને અર્પણ કર્યું છે આપ સ્વીકાર કરો આપ આરોગો તમે બહુ પ્રેમથી પ્રભુની પ્રાર્થના કરશો ને તો ભગવાન આરોગે તમારો પ્રેમ જોઈને પરમાત્મા પ્રસન્ન થાય પૈસાના લોભથી જેમ શ્રીમાનની ખુશામત કરે છે તેમ એકાંતમાં બેસીને ભગવાનની ખુશામત પ્રભુને રીઝાવો આદરેણ યથા સ્તૌતી ધનવંતમ ધનેચ્છયા તથા છેદ વિશ્વ વિશ્વકર્તારમ કોન મુચ્યેત બંધનાથ બાલકૃષ્ણલાલને એવી ટેવ પડી નાનાને અનેક રીતે મનાવે સમજાવે ત્યારે બાલકૃષ્ણલાલ થોડું કારો લાલાને એવી ટેવ પડી છે યશોદા મૈયા લાલાને અનેક રીતે સમજાવતા હતા લાલાને મનાવે બેટા થોડું ખાવું પડશે આ થોડુંક તું લે યશોરામાં બહુ સમજાવે ત્યારે કનૈયો થોડું કારો લાલાને એવી ટેવ પડી છે ભગવાનને ભોગ ધર્યા પછી પ્રભુ પાસે બેસીને ભગવાનના વખાણ કરો હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તન કરો પ્રભુને મનાવો કે નાથ તમે આરોગો ભક્તોનો પ્રેમ જ્યારે અતિશય વધે છે ત્યારે ભગવાનને ભૂખ લાગે જ્યાં પ્રેમ નથી ત્યાં ભૂખ લાગી હોય છતાં ખાવાની ઈચ્છા થતી નથી જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં ભૂખ ન હોય છતાં માનવ માગીને ખાય કોઈના ઘેર તમે જમવા ગયા હતા ભોજન થયું છે પેટ ભરાયું છે ઉઠવાની તૈયારી છે પણ તે સમયે તમારો ખાસ કોઈ પ્રેમી હોય અને એ પીરસવા આવે ને તો તમે પણ એવું બોલો છો હવે તમે આવ્યા છો ને તે અડધો લાડુ મૂકજો પેટમાં જગ્યા નથી ખાવાની ઈચ્છા નથી તૃપ્તિ થઈ છે ઉઠવાની તૈયારી છે પણ ખાસ કોઈ પ્રેમી માણસ હોય જેના માટે તમારા હૃદયમાં ભાવ છે એ તમારો ખાસ પ્રેમી પીરસવા આવે ત્યાં તમે માગીને ખાઓ છો અને પ્રેમ જ્યાં નથી અને તે માણસ તમને આપવા આવે તો તમે હાથ જોડો છો મારે લેવું નથી પ્રભુ સાથે એવો પ્રેમ કરો કે ભગવાનને ભૂખ લાગે ભગવાન આરોગ્ય પરમાત્મા તો આનંદમય છે ભક્તોનો પ્રેમ ભગવાનને સકામ બનાવે છે જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં પરમાત્મા પ્રત્યક્ષ આરોગે નામદેવ મહારાજના ચરિત્રમાં કથા આવી છે નામદેવ મહારાજ પાંચ છ વર્ષના હતા ને ત્યારથી વિઠ્ઠલનાથજીની પ્રેમથી પૂજા કરતા એમના ઘરમાં વિઠ્ઠલનાથજીની સેવા પિતાજી સેવા કરવા બેસે ને ત્યારે નામદેવ ત્યાં બેસીને બરાબર દર્શન કરે એકવાર એવું થયું પિતાજીને બહાર ગામ જવું હતું તો નામદેવને પિતા સમજાવે છે કે બેટા આવતીકાલે હું બહાર ગામ જવાનો તારી સેવા કરવાની મારે આજે બહાર ગામ જવું છે બહાર પૂછે છે કે પિતાજી ભગવાનની સેવા કેમ કરવાની તે પિતા પુત્રને સમજાવે કે બેટા આ ઘરના માલિક આ વિઠ્ઠલના છે આ ઘરમાં જે કઈ છે તે બધું જ ઠાકોરજીનું છે પ્રભુએ કૃપા કરીને અમને આપ્યું છે એ ઘરના માલિક છે માલિકની પૂજા કર્યા વિના ખાય ને એને પાપ લાગે તે બાળક છે તે પૂછે છે કે પિતાજી પાપ લાગે એટલે પછી શું થાય છે કે પાપ લાગે એટલે પછી માલિક મારે છે આ ઘરના માલિક વિઠ્ઠલનાથજી છે જે પૂજા ન કરે જે પાપ કરે એને પરમાત્મા સજા કરે સ્નાન તે શરીરને સ્વચ્છ રાખવા માટે નથી સ્નાન એ પરમાત્માની સેવા કરવા માટે છે સ્નાન કર્યા પછી થોડી પણ પ્રભુની પૂજા સેવા ન કરે એ સ્નાન વ્યર્થ છે કેટલાક લોકો એવા થયા છે ઘરમાં રસોઈ તૈયાર થયા પછી બાથરૂમમાં જાય અને સ્નાન કરીને એકદમ ખાવા જ લાગે એને બહુ પાપ લાગે પરમાત્માની પૂજા કર્યા વિના ખાય એ પાપ ખાય સ્નાન એ શરીરને સ્વચ્છ રાખવા માટે નથી સ્નાન એ સેવા કરવા માટે પિતા પુત્રને સમજાવે કે બેટા વહેલું ઉડજે સ્નાન કરીને તારે સેવામાં જવાનું છે કે પિતાજી સ્નાન કર્યા પછી મારે શું કરવાનું કે ઠાકોરજીને તારે જગાડવાના કે ભગવાનને જગાડવાના એટલે શું કરવાનું હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે આ મહામંત્રનો પાંચ મિનિટ દસ મિનિટ જપ કરવા અને ત્યારે પ્રભુની પ્રાર્થના કરવાની નાથ તમે જાગો આ દાસ તમારી સેવામાં આવ્યો છે તમે ઠાકોરજીની સેવામાં જાઓ ને ત્યારે બાળક થઈને જાઓ એનો અર્થ એ છે સર્વ પ્રકારનું અભિમાન ફેંકી દેજો હું મૂર્ખો છું મને કશું આવડતું નથી મારા પ્રભુની કૃપાથી હું સુખી છું જે બાળક જેવો થઈને સેવા કરે છે એની સેવા ભગવાનને બહુ ગમે છે બાળક થવાનું એટલે નિર્માણ થાવ નિર્મોહ થાવ માન અને મોહને છોડીને પરમાત્માની સેવા કરો ઠાકોરજી જાગે એટલે મારે શું કરવાનું જાગે એટલે એમને સિંહાસનમાં પધરાવવા તમારું હૃદય પ્રેમમાં પીગળે દર્શન માટે તમારા પ્રાણ તલશે તો પ્રભુ જાગે ભગવાનને સિંહાસનમાં પધરાવી આચમન કરાવવાનું મંગળામાં ઠાકોરજીને ગાયનું દૂધ ગાયનું માખણ અર્પણ કરવું જોઈએ પણ બહુ જ ગરીબ છે તે રોજ માખણ ક્યાંથી લાવે બેટા મારો તો એવો નિયમ છે શૃંગાર થયા પછી ભગવાનને હું દૂધ અર્પણ કરું છું અને ભગવાનને હાથ જોડીને કહું છું મંગાનો ભોગ અને શૃંગારનો ભોગ તમે માની લે હું ગરીબ છું ઘરમાં કઈ નથી ભગવાનને ચરણ પખાડવાના માનવનો હાથ બહુ કઠણ છે ભગવાનના ચરણ બહુ બહુ કોમળ છે ધીરે ધીરે ચરણ ઉપરથી આશ્રય ભગવાનની સેવા કરો ને ત્યારે પ્રેમથી તમારા ભગવાન સાથે વાતો કરો ભગવાનને કહેજો કે હું મૂર્ખો છું હું એવો મૂર્ખો છું કે મારી ભૂલ મને દેખાતી નથી મને બીજાની ભૂલો દેખાય મારી ભૂલ મને દેખાતી નથી હું મૂર્ખો છું હું શરણે આવ્યો છું મારી ભૂલ થાય ને તે મને તમે કહેજો હું સુધારીશ હું ફરીથી એવી ભૂલ નહીં કરું તમારા ભગવાનને એવું કહેજો કે મેં ભૂલ કરી મારું મન બહુ બગડ્યું છે આપ મારી ભૂલ મને બતાવો હું સુધારીશ ભગવાન સાંભળે તમે શુદ્ધ ભાવથી ભગવાનને કહેશો ને તો ભગવાન તમારા હૃદયમાં આવીને તમારી ભૂલ તમને બતાવશે તું આજે આવું બોલ્યો ને એ મને ગમ્યું નહીં ભગવાન બતાવે જે ભગવાનને પ્રેમથી કહે છે મને કશું આવડતું નથી મારી ભૂલ તમે મને બતાવજો ભગવાન બતાવે મીરાબાઈના ચરિત્રમાં એવું લખ્યું છે મીરાબાઈ ગોપાલજી સાથે વાતો કરે મીરાબાઈની સેવામાં એક વીણા નામની દાસી રહેતી હતી અને તે વીણા દાસી આ બધી વાતો સાંભળી મીરાબાઈને પૂછ્યું છે તું કોની સાથે બોલે કે મારા હું ગોપાલજી સાથે તે વીણાએ પૂછ્યું હતું મીરા તું ખરું કેજે આ ગોપાલ કોઈ દિવસ તારી સાથે બોલે છે ગોપાલ કૃષ્ણ મારી સાથે બોલતા નથી કે એ બોલતા નથી તો તું કેમ બોલે મીરાએ હાથ જોડીને જવાબ આપ્યો હું લાયક નથી ને તેથી એ બોલતા નથી હું ક્યાં લાયક પણ મને એવી શ્રદ્ધા છે બે વર્ષ પછી બાર વર્ષ પછી પણ એ ભૂલશે કદાચ બાર વર્ષ પછી ન બોલે તો મારા જીવનમાં છેલ્લા દિવસે જરૂર બોલશે એ મને લેવા આવશે કોઈ માનવની આશા રાખવી નહીં અને પ્રભુની આશા છોડવી નહીં હું લાયક નથી તેથી એ બોલતા નથી ભગવાન બોલતા નથી તેથી હું બોલતો નથી એ તો અભિમાન કહેવાય ભગવાન ન બોલે તો પણ ભગવાન સાથે તમે બોલો કોઈ પણ કામ ભગવાનને કહ્યા વિના કરવું નથી ભગવાન સાંભળે છે તમારી ખાનગી વાતો તમારા ભગવાનને કહેજો મારું મન બહુ બગડ્યું મારા મનને હું સુધારી શકતો નથી હું શરણે આવ્યો છું કૃપા કરો મારું બગડેલું મન તમે હવે સુધારી સેવા કરતા કરતા ભગવાન સાથે થોડી વાતો કરે આવું કરવાથી ભક્તિ વધે છે મન શુદ્ધ થાય આપને કઈ પરિશ્રમ થતો નથી ને હું મૂર્ખ છું બેટા એ વાતો કરતા કરતા સેવા કર ભગવાનનું શ્રીઅંગ બહુ કોમળ છે સુગંધી તેલ ચોળીને સ્નાન કરાવું પછી શૃંગાર કરો ભગવાનને શૃંગારની જરૂર નથી ભગવાન શૃંગાર ન કરે તોય સુંદર શૃંગાર કરનારને બહુ લાભ થાય ભગવાન તો સુંદર જ છે શૃંગાર ન કરે તોય સુંદર છે જે પ્રેમથી પ્રભુનો શૃંગાર કરે છે એનું મન શુદ્ધ થાય રામાયણમાં વર્ણન છે કે રામ વનમાં ગયા ત્યારે મોટા મોટા જાડા વલકલ વસ્ત્ર પહેર્યા છે માથે જટાણો મુગટ છે અને એવા રામ વનમાં ફરતા હતા પણ શૂરપણખાને એકવાર રામજીના દર્શન થયા તે શૂરપણખાને એવું થયું કે આ રામ મારા પતિ થાય તું સર મારે રામ સાથે લગ્ન કરવું છે બહુ સુંદર દેખાય રામજીએ શૃંગાર કર્યો નહોતો માથે જટાઓ છે વલકલ વસ્ત્ર પહેર્યા છે રાક્ષસી શૂર્પણખાને એવી ઈચ્છા થઈ મારે રામ સાથે લગ્ન કરવું ભગવાન શૃંગાર ન કરે તોય સુંદર છે પરમ પદમ ભૂષણ ભૂષણાંગમ ભૂષણાનામ ભૂષણાની અંગાની યસ્ય સહ ભૂષણ ભૂષણાંગ શૃંગાર કરવાથી કઈ ભગવાનની શોભા વધે છે શૃંગાર ન કરે તોય પરમાત્મા સુંદર છે જે બહુ પ્રેમથી ભગવાનનો શૃંગાર કરે છે એનું મન શુદ્ધ થાય નાનકડું સ્વરૂપ હોય અને ભારે શૃંગાર કરવો હોય ને તો આંખ અને મનને ભગવાનમાં બરાબર પરોવી રાખે તો જ શૃંગાર થાય જેટલો સમય શૃંગાર કરે એટલો સમય મન ભગવાનમાં પરોવાયેલું રહે શૃંગાર કરવાથી પ્રભુની શોભા વધતી નથી શૃંગાર કરનારનું મન શુદ્ધ થાય ભગવાન તો સહજ સુંદર બેટા ભગવાનનો શૃંગાર કરવો તિલક કરી અને ચરણમાં પછી તુલસીજી અર્પણ કરવા માલિકનો ને શૃંગાર થયા પછી એમને ભૂખ લાગે મારો નિયમ છે ભગવાનનો શૃંગાર થાય એટલે દૂધ અર્પણ કરો હાથ જોડીને તારે પ્રાર્થના કરવાની કે નાથ તમે આ દૂધ પીવો પણ એમને એવી ટેવ છે અનેક વાર એમને મનાવવું પડે તું પ્રેમથી મનાવીશ કે પછી એ દૂધ લેશે કે પિતાજી ભગવાન દૂધ લેશે ને કે લેશે પાંચ વર્ષનો બાળક છે એના મનમાં વાત થસી ગઈ કે ભગવાન દૂધ લે છે બેટા એ ઘરના માલિક છે એ ભૂખ્યા ન રહે એમને પરિશ્રમ ન થાય